ધ્યાન કયું અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે જ વિષયો છૂટે છે હા પછી વ્યવસ્થા નથી કરી ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો નહીં હા બહિર્મુખ જ એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર કાયમ ના અંતર્મુખ થાય ને ગરીમાં બાહ્યમુખ પ્રક્રિયાથી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ લોકોને એની ગેરંટી કઉ છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે પડકે આવું કેમ કરી થયું આ તમને સમજ પડે ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરી ફસાવે છે લોકોને અને બીજું આ જ ચાલાકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલાકી પડે બીજું આવું ચાલાકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું તું અનાજ સપ્લાય કરીને બહુ થઈ ગયું તો રાખોડી કરે આજે એવો લેખ છે યોગના તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનો માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કહ્યું એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને આત્મા સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લાવ્યો તો તમારે એને શું કેવું છે તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપડે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કશું જોઈએ છે કોણ તો માનની ભૂખ છે કે કોણ તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે મુખ્ય માણસ ચમત્કાર કેમ કર્યું કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ ભરાઈ લેવા માટે તમારે દબડાવવા માટે જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ છે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ ને સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે સુઈ ગયા હતા તે કીડા લાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તેનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર તો બહાર વગર નાની પડે તાર ચમત્કાર હોય ને લોકોને ભમાવાની બાજુ છે સમજાઈ બીજું શું કે ભાઈ જો શક્ય હોય તો વિતરાતથી કાપડ સુધી નબળી ના થાય નબળી થઈ જાય જોઈએ સાચવે નહીં છે વિતરાગ બધા ખોટા પડે સમજે એટલે વિતરાગો સાચા છે વિતરાગો બાર કોઈ એમને ખોટા થાય શીખવાનું છે નહીં સમજ પડે બીજું કઈ પૂછવું દાદા કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે એને દાંત આવે છે મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે માતાના પેટમાંથી બાળક જન્મે છે વાસો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો થયો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક પૂછ્યું કે ભાઈ આ દોટ પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવાનું શું ભૂલ થયા બહાર આવ્યા પછી દોટ આયા આ દોટ છે ને એ કહે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું સાહેબ મારા જેવો પૂછે એ ભગવાન અમે જ્ઞાની પુરુષ પૂછી શકીએ કે ભાઈ આની બેન તમારે તમે આને પેટમાં હતો તો એના દોષ મૂકવા હતા વરી બાથવા બહાર પછી આ દેડ વગર શું રાખ્યો આ લાખ મૂક્યું વાંખ મૂકી બધું તૈયારી કરે દોષ મૂકીને મોકલ્યો તો શું બગડી જાત તમે સમજાયું ને એટલે લાત એ ચમત્કાર થઈ જતો કે ત્યાંથી ના મૂક્યા કે જો દોત હોત તો એની માતાને બધું બદલે તમને સમજાયું ધાવતી વખતે બચકું બદલે તો માતા દવડાવે નહીં એનો દડો ભરે નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાયું આ કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાં પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બચકું ફેર લે ને જો પહેલે દોત હોત ને તો ધારી શકાય નહીં દોત થી ધારી શકાય નહીં દોત હોય ત્યારે કેવું છે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર હા બીજા જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ જ છે દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વરસાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરી ઉગાડશો શું કે છે કોણ છે ભાઈ અને તે સાઈડ કર્યું છું તમે કૃપા વગર ઉગાડશો એટલે ઉગાડી દીધું પણ આજે તમારી ભૂલ થઈ કી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હટિયોગ હઠયોગ આપણે સમજી વાત ના કરી છે કુંડલીની શક્તિ જાગૃતિ કરવી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગ થી હજો કોના જેવી વસ્તુ છે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે પાંચ રૂપિયા જમીન હોય તો એને નોકરીએ નહીં વગાડતા બીજો રસ્તો હું દેખાડું હવે કરી ને કે તું આ જમીન વેચીને તું ખા એકવાર પછી અમને જોઈ દઈશું એટલે એના જોવા એને એને ખબર હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાય પતરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડી છે શું થયું આ બધી ભસામણો હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાતળું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે અને પછી મેં નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઈચ્છાસી ની સાલમાં કાળ કરવાનો હોય પાર કરવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તો તેડાઈ નો કાળ આજ પડે તો તેડાઈ હારો ભરાશે પણ એકલું એક જ રહેવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજે આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન છૂટકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું એ આવજો ખબર છે ને આપડે પેલું રાહત ચોકડી મૂક્યો ક્યાં હોય તો ત્યારે સાચા સાચા થાય કે છે શું કહે છે રઘુરામ શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટકારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેક ને જોડે અપ્લાય ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે પણ રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે ને અને ત્યાં ભાંડી લે શું કરે આ બ્રાન્ડી થોડા વધારે પી ગયા એ પછી ચંદુલાલ ચંદુલાલ રહે ખરા શું થાય ભાન ભૂલી જાય ભાન ભૂલી જાય એટલે શું કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે ના સમજીએ કે ચંદુલાલ નોય છતાં પ્રેસિડેન્ટ થઈ બેઠા છે તો હવે એ પ્રેસિડેન્ટ જે બોલે તે કે ચંદુલાલ જુદા છે કેમ એક જ છે એવી રીતે આ આત્મા અને આપણે એક જ છે આ બધા ભાગ ભૂલી ગયા છે એવી સમજણ કેળવાની ને હા કેળવવાની એ સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર ચોક થાય પોતે પોતે જ ખબર પડે એ ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બધા ખબર છે ને એમને થાય નહીં પણ પોતે પોતાનું જ ભાન કરવાનું આ બે ભાગ ભાગ ઉડી ગયું છે એમને સૂત્ર છે બીજો છે નહીં એનો એ જ છે આ શું લાવતું છે તમે કેમ છે તમને વાતો બધી મોક્ષ માં કેવી જવાય શું છે છૂટવાની જ વાત હોય કે તત્ની વાત મારે ના બીજી વાત નહી હવે આવું કારભૂત વાત કરે તો બીજા બીજા લોકો છે કે ઝીણા જે થાય ગયું કવિ કહેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ કરો નૌકાર મંત્ર ની વાત કરી મહારાષ્ટ્ર નૌકાર મંત્ર બધા આમ બધા બોલીએ છીએ કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે સાહેબ હું તમને સમજાવું ગયું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર તેમાં નમો હરિહંતામ નમો સિદ્ધાર નમો હરિયાન આ નવો લોહી સર્વસાવરમ સાધુ સાધુ કોકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યામ આચાર્ય ને પહોંચે છે નમો સિદ્ધારામ સિદ્ધ ને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ એ કે છે ચોવીસ તીર્થન કરોડ ને અરે ચોવીસ તીર્થન કરોડ તો થઈ ગયા થઈ ગયા ચોવીસ તીર્થંકરો બેન સિદ્ધ થઈ ગયા હવે એમને આવી અંત ના કહેવાય તમને કેમ લાગે છે ચોવીસ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અવલકાર પણ કરીએ તો ખોટું દેખાય ના એવું ચાલે નહીં અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને આપણે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવાર અમે હરિયન નમસ્કાર કરીએ માટે આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી એટલે પછી મારા આચાર્ય મહારાજાને કેવું પડ્યું આચાર્ય મહારાજાને કેવું પડ્યું તો હરિહંત ને નમસ્કાર કરો હરિહંત ને હરિહન ક્યાં છે અત્યારે સિમંદર સ્વામી ના સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એ તો એના તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન તરીકે આ સંજયભાઈ તો આપણું એ ફળ મળે અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યાસ છે એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો દુકાળ મંત્ર એ સંન્યાસ મંત્ર બોલાય પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો જોયું ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્ર એટલું બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને બેને શું પૂછ્યું હિંમત સામે ના થાય ખરાબ કોઈ અનુસંધાન છે બીજા છે અને આપણા સચિદાન છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપડે મારે તો કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રાખશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે પૈસા તો બેન પૂંછા હોય છે પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી પાપી પાસે કઈ શું હોય નહીં પાપી પાસે ના નથી હું તો આપણે સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો એક બરોબર કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે પુણ્ય વગર તો ચોરીનો પૈસો આપણને ના અડે પણ એ એ પાપાનું બંધી પુણ્ય છે કેવું છે એ બેન છે ને પાપ તે છેવટે પાપમાં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પુણ્ય એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર ને વિચાર આવે કોનું ભોગવી ને એ અધોગતિ જાય છે અને પૂર્ણ ભોગવી પૂર્ણ ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો છે અને પુનઃનુબંધી પુન હોય તે પુણ્ય ભોગવે અને નવું પુન ઉભું થાય એના કરતા પુનઃનુબંધી પાપ હારું કે આજ શાક પાક લાવવામાં અર્ચન કરે પણ આખો દાડો છે તે ભગવાનના નામ પર કર્યા કરતો હોય બરોબર ને એ પુનઃનુબંધી પાપ આ જગતમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે ત્યાં ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી દીધી ને કઈ વર્ષોથી આ શોધું અનુભૂતિ આપડે સ્થળ પર નહીં અનુભૂતિ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે સમજી ગયું ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ અનુભૂતિ નથી કરાવી એટલે આ બેન ને તમને બેવ ને અનુભૂતિ પેલી મને એમને કહ્યું કે એમને બહુ ઉપકાર છે કે છે આ દેશા છે જ્ઞાની પુરુષ છે શું છે અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે હવે એમના મનમાં તે શું છે કહું એ ત્રણસો ને સાહીઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર ફૂટે છે એટલા સારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું છું શું કરું છું નમસ્કાર તમારે ચાર ફૂટે છે એટલે તો આ તમારા બધા કઈ ફૂટે તો ખરું થોડું ઘણું એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ફૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનને અસીમ થઈ જાય કારો બરોબર ને હું મારો ખૂટતું પુરાવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો તમારા વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું ખાવા માગતો નથી શું કહું તમારે ચાર ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાળો બધા જો ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ નાની પુરુષનું પદ આનંદ નો સુખ નો પાર નથી શું કહ્યું મારી સમાધિ નો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી તો મારે કહ્યું શું થાય કહ્યું ભગવાન થઈને મારે કઈ એટલે આ દાદા ભગવાન ના અતિ જે જયકાર બોલવાથી આપણા ભગવાન નું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ જોઈશું દાદા ભગવાન અસીમ જય તારીખ આઠ છ ત્યાંસી તેરાપન રોડ શાહીબાગ અમદાવાદ સવાર યુવાચાર્ય મહાકવિને મારા સાથે क्योंकि काउंट नमे मृत्यु कुतो भीति मेरी मौत नहीं होती फिर मुझे डर क्या न में व्याधि सुतो व्यथा रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद न बूढ़ा हूँ न बच्चा हूँ न युवा हूँ एतानी पुद्गल ये तो सारी पुद्गल की अवस्थाएं उसमें है ही नहीं पुद्गल ही पुद्गलाश्रित पुद्गल से पुद्गल तृप्त होते हैं यंत्यात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्त समारोह को ज्ञान तब नहीं जीते ये परतृप्ति का जो समारोह है तृप्ति होती है पुद्गल की मान लेता हूं मैं तृप्त होता हूँ ज्ञानी ना स्तम नहीं जीते ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ चर्चा भेद विज्ञान से शुरू करें हाँ ऐसे करें चर्चा वेद विज्ञान से शुरू करिए वेद वेद विज्ञान की चर्चा शुरू करिए आपके वो चर्चा बोला जाता है जी हाँ? वो वेद विज्ञान की चर्चा होती है चर्चा का होता है ठीक है चर्चा का अर्थ वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है वार्ता लाभ चर्चा का अर्थ और नहीं है हाँ, ये तो बीस साल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब <laughs> चर्चा सबको बदनाम कर दिया चर्चा तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान नहीं तो फिर ढेर वाला आत्मा तो दस फिर मिलता है कि नहीं मिलता है <laughs> दस रुपये किलो भेड़ भेड़ मिलता है बीस रुपये बीस रुपये किलो तो भेड़ भेड़ वाला आत्मा बीस रुपये किलो की माप रखे निर्भेड़ आत्मा हम्म, भेद विज्ञान से हो वही भगवान वही अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा अंतरात्मा होना अंतरात्मा हो गया फिर क्या कुछ कोई करने का बस अंतरात्मा हो गया फिर परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है तब कभी हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा बोले अंतरात्मा हाँ होना शुरू हो जाता है फिर हो जाता है ये हो जाता है हाँ ભગવાન ગુજરાતીમાં સમજી શકાય હા બરોબર. हाँ हाँ वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो, हो रहा है वस्तुत्व का पूर्णत्व इससे आपसे हो रहा है उससे की कोई हेल्प की जरूर नहीं क्रिया चालू हो जाती है निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है फिर निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद पैसेंजर भी खुद सब चलते एवं भूत नय में आ जाता है फिर एवं भूत नए में आ जाता है एक शब्द अंतरात्मा हो गया हो गया वो अभी बहिर्मुखी मूल आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है हाँ। पर कॉलेज में कहा तक जाने का है हाँ, बुधात्मा है वहाँ तक अंतरात्मा नहीं हो गया वहाँ तक कॉलेज में जाने का है कॉलेज की जरूरत ही नहीं मैं बहुत बार कहा करता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं है ठीक है ठीक है एम के છે कि मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्खता नहीं मूर्खता मिटाने का काम नहीं है मूर्खता ना मिटावे मूर्खता काढ़े कॉलेज वाले एक कॉलेज की मैं बात नहीं करता हूँ महावीर कॉलेज जो है हाँ। जो अंतरात्मा बनाता है वही कॉलेज वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है बुधात्मा में से अंतरात्मा हो जाता है हाँ आते आते आते जब उसका कौन खून कौन है नहीं आज की आज की कठिन एक्सीडेंट हो जाता है हाँ। तो अंदर आत्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम हो रहा है कम हो रहा है पहले से ही कठिनता थी अभी नहीं आज नहीं पहले से ही कठिनता हाँ। अभी के टाइम में भी कठिनता थी बस आज ज्यादा जरूरी है क्यों मूर्खता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્ખતા વધી ગઈ છે उड़ता है दूसरा करता है सब लोग घुटना से बाहर निकलने का प्रयत्न बहुत है सबका उसका प्रयत्न काम नहीं लगता है अभी आपका विदेश की यात्रा का क्या अनुभव रहा आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा फॉरेन में यात्रा का अनुभव के लिए हम फॉरन आदमी के लिए नहीं गया था हाँ। अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को और धर्म हाँ। लंदन हाँ। वाला वेदांति लोगों हाँ। इसके लिए गया था हमारे वाले तो भगवान ने ना बोला है नहीं तो उनमें क्या परिणाम आया लोगों को कुछ ये समझने का मौका मिला उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला ત્યાંના લોકોને આ સમજવાનું મળ્યું वो बहुत समझने के मिला क्या हाँ वस्तु का भाव हो गया कितना आदमी को आज तो इतना कागज आता है अच्छा कागज इतना कागज आता है कि न कुछ बात तो वस्तुत्व का भाव हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को ऐसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है क्यों અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે ये विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले हम्म। उसको कुछ अंदर भे- अंतर भेद होता है मगर कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है बड़ा फल तो मिलता है भेद का तो उनकी समझ नहीं फिर फिर फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है पर खैर ये जो पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं ये ठीक जो बात है पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। पुनर्जन्म आयुर्वेद का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से से से मोक्ष का मार्ग का ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया पहले ही अपने वो मेघ के बारे में वही हाँ। जाति स्मरण हो गया पुनर्जन्म का ही हाँ। आप हाँ? आप तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी मैंने बताई कुछ सुबह ही बताई अच्छा नहीं कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया और आज तू क्या कर रहा है એ સંબોધનમાં છે ને શરૂઆત એનાથી થાય છે ત્યાંથી થાય છે પણ સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે पुनर्जन्म समझे तो फिर उसका बहुत बात समझ वेद विज्ञान में कितनी कितना ज्यादा बात तो इसमें पुनर्जन्म में समझ जाता है हम्म। मगर पुनर्जन्म समझता नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला कि अपना पुनर्जन्म है पीछे का अवतार का ये लहर है पीछे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते हैं मानते हैं पर जानते नहीं, नहीं, नहीं जानते नहीं है तो फिर फिर एक फॉरिन वाला था हाँ। वो साइंटिस्ट हमको मिला औरंगाबाद में हाँ। तो ऐसी माला पचास तो हमको लगा दी अच्छा तो उसको देख के एयरपोर्ट पर देख के उसको ये हो गया कि कौन आदमी है हाँ हाँ नहीं ठीक है समझ क्योंकि गया आखी दुनिया पुनर- पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो सिक्सटी करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार अरब आदमी पुनर्जन्म नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है ऐसा हम सच्चा मानता नहीं मगर हम तलाश करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो सब महात्मा को जब पूछ लिया वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर मदर जाती है इसका फादर में जाता है एक गरीब को वहाँ जन्म होता है एक धनवान पर- राजे के वहाँ होता है हाँ, वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी हाँ, क्या बोल दिया भगवान की मर्जी थी फिर सब पानी पानी डाल दिया सब ये सबकी विलिप से पानी डाल दिया ये मेरे को बोलने लगे आप कुछ इससे आगे बताने के लिए तैयार है मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ वो बोले लगा कि मैं पांच साल आपके साथ रहेगा मैंने बोला श्री मेरे को पांच साल टाइम नहीं है मैं बोलने लगा कि भाई आप बताने को नहीं मांगता मेरे को बताने को तैयार है विद इन टेन मिनट ये प्लेन में बता देंगे आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए बेसिक बेसिक चाहिए नॉट इन डिटेल डिटेल बता दिया है खुश हो गया लेकिन वैज्ञानिक रीते है पूरे जन्म मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ, समझ सकता है तर्क से नहीं हो सकता अनुभव से हो सकता है कैसा ही बॉडी हो जाता है कैसा पुनर्द्रव होता है बॉडी किस जिस तरह माफिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है ये तर्क का काम नहीं है ये अनुभव का काम है ये तर्क का काम नहीं है अनुभव का काम हाँ, तर्क का काम नहीं। तर्क वहाँ चलेगा नहीं तर्क नहीं चलेगा तर्क तो वे ज्यादा जानते हैं बहुत प्रबुद्ध है वे लोग और तर्क से जो ग्राफिंग कर किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल यूजलेस माना जाता है हाँ तर्क से जो ग्राफिंग करता है ऐसे ग्राफ करता है ना तर्क से वो सब यूजलेस है वहां तर्क ग्राफिक नहीं चलेगा हमने तर्क का ग्राफ देखा कि नहीं दिखाया तार्किक ग्राफ वो नहीं दिखाया ऐसे ग्राफ करता है ऐसे ग्राफ हाँ, हाँ, हाँ, वो नहीं चलता है वहां तो सच्ची बात है महावीर का सिद्धांत है जिधर विरोधाभास कभी है ही नहीं अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है उसमें अनेक अंश है हम्म, साधवाद है पर और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है सबके हार के बैठा है और दुनिया क्या बोलने लगी वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो निवेदन मारता हम्म, तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विद्वान है हम ऐसा है इसलिए हम हम हार के बैठे लाए हैं। समझे ना? तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा भी बोले चलेगी नहीं चलेगा ऐसा हम हमको तो हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो हाँ, आराम से हो घर जाके हो जाओ हो जाओ आराम से आचार्य श्री के पास भिवानी में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे तो आचार्य ने कहा क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी हम्म, नॉट थिएट्रिकल अनुभवी प्रैक्टिकल है सब प्योरिटी की कोई बात नहीं हम पंडित जी की बात ही जानते हैं और विरुद्ध भी हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ और हाँ, हम खुद भी समझता ही नहीं वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर तो कॉन्ट्रैक्टर हाँ, तो- क्या चलेगा हाँ मगर वो जो सिद्धांत करना का सिद्धांत होता है तो करना ही पड़ता है तो कर्म का सिद्धांत है हम्म। जैसा जैसा बच्चा का होता है जैसा नहीं करना पड़ता धंधा हाँ। पसंद नहीं पड़े तो करना पड़ता है हम्म। हम्म। प्रत्याघात भोगना पड़ेगा पैरालिसिस हो जाए तो, तो हाँ। करना ही पड़ता है ना इसलिए भी हाँ, है <sighs> कुछ लोगों से बड़ा हमने ऐसा सुना है कि आपने श्री सुरेंद्र साहब से संपर्क किया है हमको क्या बात है हमको वो मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको सी दे दिया है जो ऑब्जेक्शन हम्म। कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो तो होता नहीं तर्क से कोई एक बनता नहीं तो अपने आप में हो गया सर्टिफिकेट <laughs> <laughs> जैसे कि तर्क से दो होता नहीं है नहीं नहीं एक नहीं होता है अनुभव में कोई दो होता अरे नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा और હજાર આદમી ભેગા થશે તો અનુભવ બધાને એક જ હશે કે और हजार तार्किक मिलेंगे तो पांच हजार અગિયાર આદમી નો ને હજાર પા- હજાર અગ- અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના મ- અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે અને હજાર જ્ઞાની હશે मत एक તો हजार મત બધાનો એક જ હશે वो एक लाख आदमी हो- ज्ञानी हो तो एक ही होगा। हाँ लाख और एक आदमी का हजारों बस क्योंकि विकल्पी है और ज्ञानी निर्विकल्पी है हाँ, निर्विकल्पी इधर होता है नहीं कोई दूसरा ભારત સાહેબ हाँ, ભારત સાહેબ પૂછે છે કે અ, અમે એવું સાંભળ્યું કે આપને આપણે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું તો એ શું છે मेरा तो आपके साथ ही है अकेला सिमंदर साहब के साथ नहीं मेरे साथ तो क्या सिमंदर साहब ये सबसे बड़ा हो गया आप नहीं बड़ा है बड़े छोटे आप भी है आप जो मैं मैं भी जानता हूँ कोई सब चेंज नहीं है कोई मगर वो व्यवहार से वो बड़ा है और निश्चित से थोड़ी गए नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ यह सही या ना सही जानना चाहता हूँ એ કહે છે કે બ- આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે. इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपने पास तो फिर तो सबका तो तो ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप एक नया मंदिर बना रहे हैं इसमें सुमंदर स्वामी भी होंगे वासुदेव भी होंगे और भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है फिर वो नई श्रद्धा और शुरू हो जाएगी क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर ये नई श्रद्धा के नाम से नया को किया जा रहा है એ ગઈકાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર થવાનું છે તો કે કે આ કે છે કે દાદા ભગવાન નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકોમાં ઉભી થાય એટલે ત- દાદા ભગવાન તો અંદર છે दादा भगवान लेवा देवा नहीं इसमें दादा भगवान ने क्या ले लेता है वो तो मोक्ष मोक्ष में जाने वाला है इधर क्या करेगा वो आप वो तो व्यवहार है वो मंदिर है नहीं तो व्यवहार है इसमें नीचे वाले को कोई जरूरत नहीं तो दादा बता नहीं निश्चय वाले ने ऐसा किया है ना इसलिए लोग उसको फिर व्यवहार में करेंगे निश्चय मानने वाले ने जब ऐसा किया है व्यवहार का प्रवर्तन ये तो निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मगर व्यवहार पहला होना चाहिए व्यवहार से वो पुण्य पाप भी होता है इससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे आई तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं बिना तीर्थंकर बिना क्या दूसरा तीर्थंकर कोई है ही नहीं नहीं, तीर्थंकर से जब आप यहाँ से साक्षात करते हैं तो सब यहीं से कर सकते हैं तीर्थंकर से जब आप हमारा संबंध होगा तो वहीं से करें ना फिर यहाँ से क्या कराते हैं તીર્થંકર કે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહીંયાથી કરાવવાની જરૂર શું દેરાસર બનાવવાનું ને મારે જરૂર નહીં જરૂર हमको जरूर हमको जरूर हमको तो इसमें कोई फायदा ही नहीं जरूर जरूर नहीं हमारे दर्शन की भी जरूर नहीं समझे? देरासर में दर्शन की जरूर आई नहीं मगर करता भी है क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे कि व्यवहार खोटा है समझे? व्यवहार का पालन करते हैं हाँ हाँ हाँ, तो लोग समुदाय का लिए हमें करता है बरस हमारे क्या जरूरत है तो मूर्ति का हमको अमूर्त हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव है व्यवहार का पालन शिक्षण भी करते व्यवहार का पालन शिक्षण कर भी करते हैं व्यवहार का पालन शिक्षण करना ही पड़ता है व्यवहार का पालन शिक्षण बहुत अच्छी तरह से ज्यादा करता है कहते हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले पालेंगे नहीं કે હમ નહીં કર- એટલા માટે કરે એ પોતે જો ના કરે તો પાછળના લોકો કરે. हाँ, पब्लिक बड़ी ऐसी चली जाएगी नहीं तो फिर ये एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी एक પછી આ એક નવી મૂર્તા પેદા થશે अच्छा મૂર્તા हाँ, मूर्छा हाँ, मूर्छा ये सब मुद्दा है ना इससे वो अच्छी रहेगी मुद्दा तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की है और ठीक तब मैं मान लूंगा इस बात को તો કે છે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઉં કે છે. हमें करिए नहीं हमारे हमारे कुछ कहते हमारे कुछ लेना देना नहीं हमको जो संकेत मिला है सबको दे दिया बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो यह संकेत सिमंदर स्वामी ने दिया आपको हाँ? यह संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको आप ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ जरूर नहीं इनके तो, तो बाकी दुनिया का ब्रह्मांड भगवान हो के व्यवहार में रखता है और निश्चित रूप रखता है इनकी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो जब आप कह रहे हैं आप जब एक यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला संकेत मिला है उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा કે આપ જે કહો છો ને કે મને સંકેત મળ્યો છે આવો તો કે લોકો એવું એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો हाँ, इसमें क्या कुछ भूल इसमें कुछ भूल होता है संकेत महेश जाना पड़ जाता कमी है हिंदुस्तान में हिंदुस्तान में कमी है तो मूर्छा तो घनी मूर्छा तो बहुत ये मूर्छा कमी करने के लिए हो रहा है आपको मैं सत्य बताता हूँ ये मूर्छा जो तो मारता जो तो होगा इससे कमी करने के लिए मूर्छा ये भी मूर्छा है ये भी मूर्छा है इनसे आगे जाने का है मूर्छा से मूर्छा काटने का है विशेष से विश्व मूर्छा से मूर्छा काटने की है ये जब तक शरीर भारी